ત્યાગ શેનો કરવાનો ભગવાને આવો તપ ત્યાગ કરવાનું નહોતું કહ્યું એમણે તો વસ્તુની મૂર્છાનો ત્યાગ કરવાનું કહ્યું હતું એને જ્ઞાન મંદિરનો ત્યાગ કહ્યો અને લોકો જે માને છે તે બાળ મંદિરનો ત્યાગ છે આ પાકીટ હોય એ ખોવાયું છતાં કશું જ ના થાય એ મૂર્છાનો ત્યાગ કહેવાય બાળ મંદિરના ત્યાગમાં તો ગમે તે છોડવું એ જ ધ્યેય હોય પણ એનું કાંઈક ફળ મળશે બૈરી છોકરા છોડ્યા તે લોક બાપજી બાપજી કરીને પૂજશે વસ્તુની મૂર્છાનો ત્યાગ એ જ ખરો ત્યાગ છે બાકી બૈરી છોકરા ત્યાગ્યા એ તો બીજા કાયદાને આધારે ત્યાગ્યા છે ઉદય કર્મના આધારે પ્રકૃતિ ત્યાગ કરાવે છે પણ જો લોટા પર મૂર્છા છે કે શિષ્ય પર દ્વેષ થઈ જાય તો આને ત્યાગ કેમ કહેવાય સાચો માર્ગ મળ્યો નથી તેથી આ બધા ગોથા ખાય છે એમાં એમનો વાંક નથી છતાં આ ઠપકો આપવાનું કોને છે કે જે અહંકાર કરે છે તેને કે આ કશું સમજ્યો નહીં અને બૈરી છોકરાનો ત્યાગ કર્યો તે ઘેરથી ત્રણ ઘંટ છોડ્યા અને અહીં એકસો આઠ ઘંટ શિષ્યોના કોટે બાંધ્યા તેથી કહેવું પડે છે ભગવાને કહ્યું કે બંગલામાં રહે છતાં બંગલાની મૂર્છા નથી એવા મૂર્છાના ત્યાગને ત્યાગ કહ્યો ગજવું કપાય છતાં કશી મૂર્છા આવતી નથી માટે એ ત્યાગી છે જો એમ મૂર્છાના ત્યાગને ત્યાગ ના કહ્યો હોત તો સંસારીને કેવળ જ્ઞાન થાત જ નહીં ભગવાને શું કહેલું કે વસ્તુનો ત્યાગ કોઈ કરી જ ના શકે વસ્તુઓ અનંત છે તે ત્યાગ શી રીતે કરાય વસ્તુને હુડહુડ કરવાથી તે જાય ખરી ના પણ જો અનંત વસ્તુમાં મૂર્છાનો ત્યાગ થઈ જાય તો તે વસ્તુનો ત્યાગ કર્યો બરાબર છે આ ત્યાગ કરે એ તો અહંકાર કરીને જ ત્યાગ કરે પણ ગ્રહણ ત્યાગમાં મૂર્છા નહીં તેને ભગવાને ખરો ત્યાગ કહ્યો સહેજે વર્તે તેવા ત્યાગને ત્યાગ કહ્યો